बात तो आदित्य है जी जय चलो मंगलाचरण करो तो आदित्य चिंता संतानहन्तारो यत्पादाम्बुदणेन वः स्वीयानां तानि जाचार्यान् प्रणमामि मुहुर्मुहुर्यदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानितेमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षराब्धिशायनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदारिदय मम આપણે સત્તાણીની વાર્તા નું અવગાહન કરી રહ્યા હતા એનો ભાવ પ્રકાશ થોડો લાંબો છે વાર્તા છે એ બહુ ટૂંકી છે પણ ભાવ પ્રકાશમાં ઘણી બધી બીજી ઇન્ફોર્મેશન આપણને મળે છે એ હિસાબે આપણે આ વાર્તાનો ભાવ પ્રકાશ પણ લીધો છે તો હવે ભાવ પ્રકાશમાં આપણે બે પ્રસંગ ખાસ કરીને જોયા એક તો ક્ષત્રાણી જે રીતે મહાપ્રભુજીના શરણે આવ્યા એક પ્રસંગ એ હતો અને બીજો પ્રસંગ ઠાકોરજીની એમને પ્રાપ્તિ થઈ ચાર સ્વરૂપની તે એના પછી દેવા કપૂર જે રીતે મહાપ્રભુજીના શરણે આવ્યા કેટલા પ્રસંગ આપ્યા આમાં જોઈએ એ વિષયમાં આવે જેમને જે કંઈ પણ કેવું પૂછવું હોય તે કહો પેલા સંક્ષેપમાં જો એમને આપણે વાર્તાજીનો ફરીથી રિવિઝન કરી લેવું તો કરી લો તે મહાવનમાં રહેતા હતા નારાયણદાસ બ્રહ્મચારી પણ નારાયણ ત્યાં મહાવનમાં રહેતા અને આ જે ક્ષત્રાણી હતા જયારે નાની ઉંમરના હતા પહેલાના જમાનામાં અગિયાર બાર વર્ષની ઉંમરમાં લગ્ન કરી દેવામાં આવતા પછી મોટા થાય એટલે એમને સાસરે મોકલતા તો એ ક્ષત્રાણી હતા એમના લગ્ન કરવાની વાત ચાલી તો એમણે એમ કહ્યું કે તમે જેમના સાથે મારા લગ્ન કરશો તો અને મા બાપને બધા મરી જશે તો એમના માતા પિતા ગભરાઈ ગયા પણ લોકોમાં ચર્ચા ચાલવા લાગી કે આટલી મોટી થઈ ગઈ દીકરી હજી પરણાવી નથી એટલે એમણે નક્કી કર્યો સંબંધ અને લગ્ન થતાની સાથે જ એમના માતા પિતા અને એમનો પતિ એ બધાનું મૃત્યુ થઈ ગયું તે એકલા રહેતા અને એ સતરાણીના સાથે ગામવાળા પણ કોઈ વ્યવહાર રાખતા નહીં એવું વિચારીને કે આ અપશુકન્યાડ છે તે પછી શ્રી મહાપ્રભુજી નારાયણદાસજીને ત્યાં પધાર્યા ત્યારે દર્શન કરીને રસરાણી છે મહાપ્રભુજીના શરણે આવ્યા ને એમને શ્રી મહાપ્રભુજી એટલે ગુરુ સેવામાં એમની આસક્તિ વધારે હતી એટલે શ્રી મહાપ્રભુજી એમને પોતાના ચરણારવિંદની છાપ સંસ્કૃતિ છાપીને પધરાવી આપી પછી એક વખત યમુનાજીનું જલ ભરવા માટે મહારાણા સત્રાણી ગયા તો ત્યાં યમુનાજીના તટ ઉપર ચાર સ્વરૂપ એમને દર્શન આપ્યા અને એમણે કહ્યું કે તું મને તારા ઘરે પધરાવી જાઓ તો તીર્થાણીના માટે આ બહુ અજુકતી વાત હતી એટલે એમણે એમ કહ્યું કે હું મારા ઘરે શ્રી મહાપ્રભુજી બિરાજે છે એમની આજ્ઞા લઈને એને આવું એટલે જે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદની સેવા કરતી હતી ત્યાં જઈને અને શ્રી મહાપ્રભુજી એમની સાથે કૃપા હતી એટલે સીધી વાતચીત કરતા તો ત્યાં એમણે પૂછ્યું તો શ્રી મહાપ્રભુજી એમને હા પાડી પધરાવી આવ એટલે પધરાવી લાવી અને ઠાકોરજીને ભોગ ધર્યા આ શ્રી મહાપ્રભુજી તે વખતે કાશીમાં હતા બિરાજતા હતા ત્યાં એમને સમાચાર મળ્યા આ વાત જાણી એટલે ત્યાંથી શ્રી મહાપ્રભુજી પધાર્યા વચ્ચે કડા નામનું એક ગામ મોટું પાણી नाम आयु कपूर क्षत्रिय गदाधर दास जी श्री महाप्रभु जी सेवक था एमने बाजू में रहता तो एक वक्त गदाधर दास जी वैष्णव ने प्रसाद लेवा बोलाव्या तो देवा कपूर घरे थी एमने देवा कपूर तो वैष्णव ठाकुर जी भोजन आरोगी रहा है देवा कपूर न मन में एकदम थी ઠાકોરજી પ્રાપ્ત થાય કેવી રીતે એવી એમને ઈચ્છા જાગી અને એમને બેહોશી આવી ગઈ હોશમાં આવ્યા પછી આવ્યા ત્યાં ગદાધરદાસજીને ત્યાં તો એમણે કહ્યું કે તો શ્રી મહાપ્રભુજીના શરણે જાઓ તો આવી કૃપા તમને પ્રાપ્ત થાય અને શ્રી મહાપ્રભુજી કાશીથી મહાવન પધારી રહ્યા હતા ત્યાં કળામાં આ પધાર્યા અને ત્યાં પછી દેવા કપૂર એમના શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા પછી એમને પૂછ્યું કે એવું મારું શું કર્તવ્ય છે તો શ્રી મહાપ્રભુજી કહ્યું કે તમે ભગવત સેવા કરો તમને વ્રજમાં અમારી સાથે અમે જઈ રહ્યા છીએ ત્યાં તમે આવો ત્યાં તમને ઠાકોરજી પધરાવી આપીશું આટલો પ્રસંગ આપણે ગઈકાલે જોયો આમાં જ એમને જે કંઈ પણ કહેવું પૂછવું પ્રશ્ન છે કે આમાં બતાવ્યું છે કે શ્રી ઠાકોરજી ની સેવામાં તેને વધારે ક્ષત્રાણી ને આસક્તિ નથી પણ શ્રી મહાપ્રભુજી ની સેવા કરવામાં ખુબ આસક્તિ છે એમ કેમ કોઈના મન નું કોઈ શું કહી શકે એમ નહીં પણ શ્રી મહાપ્રભુજી મોટા કે શ્રી ઠાકોરજી મોટા એટલે હજાર વાર ઠાકોરજી મોટા પણ એ છત્રાણીના મનમાં શ્રી મહાપ્રભુજી માટે વધારે આદર હતો ગુરુ સેવાનો એ એમનો અંગત ભાવ હતો આ આમ કરવું એ નિયમ નથી કે સિદ્ધાંત નથી એવું કરવું જોઈએ એવો એનો મતલબ આપણે ન લઈ શકીએ પણ એમનું આવું હતું એમ આપણે સમજવાનું સમજાયું દાખલા તરીકે દામોદરદાસ હરસાનીજી સૌથી પહેલું બ્રહ્મ સંબંધ એમણે લીધું ને પણ એમણે ઠાકોરજીની સેવા કરી ज्या श्री महाप्रभु जी भूतल पर बिराज्या त्या सुधी श्री महाप्रभु जी साथ रहा महाप्रभु जी जो भगवत सेवा करता तो ये महाप्रभु जी सेवा करता गुरु सेवा अथवा भक्त सेवा महादेव जी એ શું છે એટલે તે ઠાકોરજી સેવા તો નથી કરી શકતા તો તે ઠાકોરજી ની સેવા ન કરી અને તેમની ઠાકોરજી ની જે સેવા કરી રહ્યા છે તેની તેની તેને મદદ કરે કેવી રીતે એકવાર વિચાર્યું તો આના ઉપર એ પુરુષોત્તમ દાસ અને સંતદાસ ચોપડા ની વાર્તામાં આ આવે છે એ પુરુષોત્તમ દાસજી ભગવદ વાર્તામાં જતા તો એમની ચોકી ફેરો કરતા તો એવું દેવતાઓ પણ ભક્તનું કાર્ય ભગવત કાર્ય જાણીને કરે છે એ વાત સાચી છે તો અહીંયા દામોદાસજી જે રીતે શ્રી મહાપ્રભુજી પ્રત્યે એમને વિશેષ લાગણી હતી એવી રીતે અન્ય પણ એવા ઘણા બધા વૈષ્ણવ થયા કે જેમને ગુરુ સેવામાં વધારે આસક્તિ હતી પણ એ પુષ્ટિમાર્ગ નો સિદ્ધાંત નથી કે મહાપ્રભુજીને અગર કોઈ પૂછે તો કે મહાપ્રભુજી એમ નહીં કે તમે આવું કરો મહાપ્રભુજી શું આજ્ઞા કરશે તમે કૃષ્ણ સેવા કરો સમજમાં આવ્યું ને તો આ સિદ્ધાંતની કથા નથી પણ જેમનો જેવો ભાવ છે એમની આપણે અહીંયા વાર્તા વાંચી રહ્યા છીએ એટલે તમે આગળ આવા ધ્યાનથી વાંચ્યું હોય તો એમનો ભગવત સેવા પર ભાવ ન હતો પરંતુ ठाकुर चारित स्वरूप वे आपू ही पधारे साथ श्री आचार्य जी की सेवा है ता वैष्णव के पास श्री ठाकुर जी बिनु जतन आप सो पधारत है એમ વાર્તામાં એ વાતનો ખુલાસો કર્યો કે જેમને શ્રી મહાપ્રભુજીની સેવામાં રુચિ છે ગમે તે કારણે એમને ત્યાં ઠાકુરજી વગર પ્રયત્ને પધારે છે સામે ચાલીને એમાં ક્ષત્રાણીને યમુનાજીમાંથી પ્રકટ થઈને ઠાકુરજી સામેથી પધારે કરવાને પધરાવી જાય તો કેટલીક વખતે એવું થાય દાખલા તરીકે તમે કોઈ તમે સ્કૂલ નો એક્ઝામ્પલ લો કોઈ ઘણા લોકો સાથે એવું બન્યું હશે કે તમે જે શિક્ષકો પાસેથી ભણતા હો એમાંથી અમુક જે શિક્ષકો છે એમની ભણાવવાની પદ્ધતિ તમને ગમતી હોય અમુક લોકોની ન ગમતી હોય એના સ્થાને તમને કોઈ વિદ્યાર્થીની તમને વાત સમજાવે જે સ્કોલર હોય તો એની પદ્ધતિથી તમને વધારે અનુકૂળ આવતું હોય એ જ વાત અગર શિક્ષક ભણાવે મગજમાં ન ઉતરતી હોય એવું બને કે નહીં સમજાય એવું બનતું હોય છે હવે જો યોગ્યતાનો વિચાર કરો તો વધુ યોગ્ય કોણ છે શિક્ષક છે એટલે એની પાસે ડિગ્રી છે એ કેટલા વખત વર્ષનો એનો અનુભવ છે ભણાવવાનો એટલે બધી રીતે એ યોગ્ય છે પણ હવે કોઈકને કોઈકના દ્વારા જ ફાવતું હોય તો એનો ઉપાય છે એવી રીતે આપણા ધર્મના ક્ષેત્રમાં પણ એવું છે તમે જુઓ જેટલા લોકો હનુમાનજીને માને છે એટલા રામને નથી માનતા રામ રક્ષા સ્તોત્ર કે રામ તાપની ઉપનિષદ કે વાલ્મીકી રામાયણ એના કરતા હનુમાન ચાલીસા વધારે ફેમસ છે રામચંદ્રજી કરતા હનુમાનજીના મંદિર વધારે છે ઠીક ને કેમ એવું એટલે ગુજરાતી માં એક કહેવત છે કે મહાદેવજી કરતા પોઠીઓ વધારે પૂજાય સમજાય ને કેમ કે મહાદેવજી ના કદાચ કોઈ વખતે મંદિર ના દરવાજા બંધ હોય પણ પોઠીઓ તો ખુલ્લામાં હોય એ હંમેશા અવેલેબલ હોય એવી જ રીતે ઠાકોરજી અને પછી શ્રી નું પણ છે મહાદેવજી કરતા પોઠી વધારે પૂજા એમાં આપણે ત્યાં પણ ઠાકોરજી કરતાથી મહાપ્રભુજીને વધારે આગળ કરી દેવામાં આવ્યા જલારામ બાપા કોને માનતા રામને ભજતા જેટલા લોકો જલારામ બાપાને માને છે એ લોકો એટલું રામને નથી માનતા એવું છે ને તો આવું બધી જગ્યાએ છે એના કેટલાક કારણો છે પછી વિચારશું તમે મોટા થશો ત્યારે પણ અત્યારે એમાં સમજવાનું એ છે કે આવું બધી જગ્યાએ છે એટલે જે સરળતાથી અવેલેબલ હોય સરળતાથી ઉપલબ્ધ હોય એને આપણે વધારે પસંદ કરતા હોઈએ છીએ ડોક્ટર કરતા કમ્પાઉન્ડર સાથે આપણે વધારે છૂટથી વાત કરી શકતા હોઈએ ટીચર કરતા મોનિટરની સાથે આપણે વધારે સરળતાથી વાત કરી શકીએ સાહેબ કરતા પટાવાળા સાથે આપણે વધારે મેળમિલાપ કરી શકીએ એવું બધી જગ્યાએ હોય છે સમજાયું ને એમ કોઈકને શ્રી મહાપ્રભુજી ઉપર વધારે છે પણ શ્રી મહાપ્રભુજી તો સાવધાન છે મહાપ્રભુજીને વાત ખબર છે કે જીવાત્માનું કલ્યાણ છે માટે એટલે મહાપ્રભુજી પોતાના સામર્થ્યથી જે વ્યક્તિ એમને પકડીને બેસી જાય છે એમને ઠાકોરજી સાથે જોડી દે છે જેમ આ ક્ષત્રાણીના પ્રસંગમાં જોયું પણ જો કોઈ કમ્પાઉન્ડર એવો હોય બદમાશ કે ભાઈ હવે બધા લોકો મારા પાસે જ આવે છે તો થોડા દિવસ સુધી સંપર્ક પેલા બધાનું કરીને અને મીઠી મીઠી વાત કરીને પટાવી લે અને પછી પોતાનું એક પ્રાઇવેટ માલક દવાખાનું ચાલુ કરી દે અને ડોક્ટરને ગુડ બાય કરી દે એવું પણ થતું જ હોય છે તો એવું ધર્મના ક્ષેત્રમાં પણ થાય છે જેમ લોકમાં થાય એમ ધર્મના ક્ષેત્રમાં પણ થાય છે કે જે કોઠિયા છે એ બધા પોતાના અલગ અલગ આ કોઠિયાના કે હનુમાનજીના મંદિરો તો આપણે બનાવ્યા છે પણ કેટલાક એવા પણ હોય છે કે જે લોકો પોતાનું અલગ ચાલુ કરી દેતા હોય આખો વાળો તો એ વસ્તુ અનુચિત છે ઠીક છે ચલો આ વાત તો સમજમાં આવી ગઈ ને એમાં તમે મહાદેવજીને પોઠિયાનું એ રામચંદ્રજી અને હનુમાનજીનું દૃષ્ટાંત તમે સમજી શકો છો હજી તમને ખબર નહીં હોય પરંતુ એવું પણ આપણે ત્યાં છે કે આ પુષ્ટિ માર્ગમાં એક જેમ વલ્લભ પંથ ચાલે છે કે જે લોકો મહાપ્રભુજીને જ માને ઠાકોરજીને પણ અન્ય આશ્રયમાં એવા ખોપડી ઊંધી ફરેલી પણ બહુ મોટો વર્ગ છે પુષ્ટિ માર્ગ આજે એ આવા બધા દ્રષ્ટાંતોને લઈને ને એ લોકોની ગાડી પાટા ઉપરથી ઉતરી ગઈ છે એનાથી એક ઓર આગળ દમલા પંથ છે દામોદરદાસજીનો પંથ એટલે એ લોકો પાછા મહાપ્રભુજીને પણ મૂકીને દામોદરદાસજીનું ભક્ત ભજન કરતા હોય છે જેમ જલારામ બાપા છે તો આ બધા બધો સડો છે આપણા પુષ્ટિ માર્ગનો પણ હવે અહીંયા જે શ્રી મહાપ્રભુજીના સામે જેમ છે પુરુષોત્તમ દાસ હતા કે આ જે છે ક્ષત્રાણી છે એ લોકો બધાને ગુરુ પ્રત્યે કંઈક વિશેષ ભાવ છે એટલી જ વાત છે એમને ઠાકોરજી પ્રત્યે અભાવ છે એવું નથી બીજા કોઈને કઈ કેવું પૂછવું હોય તો બોલો જે જે મનામાંથી એ વાત લાગી કે શ્રી આચાર્ય શ્રી કૃપા હોય તો શ્રી ઠાકોરજી બધા પોતે બધા સેવા કરવા માટે સાચી વાત છે મનામાંથી એ વાત ખબર પડી કે અગર આપણે કોઈ ગુરુનો ભાવ જાણવો હોય તો એટલે ગુરુની સેવા કરવી હોય તો ક્ષત્રાણીની વાર્તા જોઈને જ આપણે એક્ઝામ્પલ લઈને એટલે ક્ષત્રાણીને એવો ગુરુ પ્રત્યે ભાવ હતો જેજે મને એક પ્રશ્ન છે હા પૂછી લે ભાઈ જેજે કે મહાપ્રભુજીએ સતરાણીને પેલા જ ભ્રમ સંબંધ કરાવી દીધું પછી તે ના પાડી મને ઠાકોરજીની સેવા નથી કરવી તો બ્રહ્મ સંબંધની જરૂર તો ત્યારે જ હોય ને કે જ્યારે શ્રી ઠાકોરજીની સેવા કરવી હોય હા એ વાત સાચી છે પણ ઘણા બધા પ્રસંગોમાં એવું આગુ પાછું થતું હોય છે એનો તને દાખલો આપું કે આપણા ભારતમાં એવા ઘણા બધા લોકો હોય છે કે જે લોકોના લગ્ન તો થાય છે પરંતુ પતિ પત્ની કોઈ પતિ પરદેશે તો એને પત્ની ભારતમાં રહેતી હોય એવું બને ને આપણે એમને પૂછીએ કે ભાઈ લગ્ન શેના માટે છે સાથે જીવન જીવવા માટે છે પણ નથી રહેવા અમુક પરિસ્થિતિ છે પર લગ્ન થાય છે સમજમાં આવ્યું ને એવા ઘણા બધા આપણે દ્રષ્ટાંતો લઈ શકીએ છીએ કે જેમાં આવું આગળ પાછળ થયા કરતું હોય છે એવી રીતે અહીંયા પણ છે પણ આ પ્રસંગમાં આપણે શ્રી મહાપ્રભુજીને ખાસ ધ્યાનથી વિચારવાના છે કે શ્રી મહાપ્રભુજીમાં એ સામર્થ્ય છે કદાચ જેને બ્રહ્મ સંબંધ થયું છે એની વર્તમાનમાં એવી તત્પરતા કૃષ્ણ સેવામાં નથી પણ તેમ છતાં શ્રી મહાપ્રભુજી એને સમયાંતરે કૃષ્ણ સેવા પરાયણ કરી શકે છે એટલે એ આગળની જે પરિસ્થિતિ છે એનો વિચાર કરીને શ્રી મહાપ્રભુજી એમને અત્યારે આત્મનિવેદિત કર્યા છે સમજાયું હા સ્કૂલમાં તમે જયારે એડમિશન થાય એ વખતે તમને કોઈ પૂછે કે તમને સ્કૂલમાં ગમે છે તો માણસ જો નાનું છોકરું છે એ તો ચોદાર આંસુ રડતું રડતું કેટલું એ નામ વાળી પાડીને બાના કરી કરીને એને ન જવું પડે એમાં જ એનો બધો પુરુષાર્થ થઈ જતો હોય છે પણ જે એને સ્કૂલમાં દાખલ કરે છે એટલે સ્કૂલ પણ અને એમના માતા પિતા વગેરે પણ એ લોકો એ વાતને જાણે છે કે બે વર્ષ બે વર્ષ પછી એ પોતે રુચિથી સ્કૂલ જતો થઈ જશે જેમ બીજા બધા જાય એટલે એનું એડમિશન થઈ જાય છે એવી રીતે અહીંયા પણ છે પણ આ શ્રી નું સામર્થ્ય છે એટલે શ્રી મહાપ્રભુજીના માટે તો આમાં કોઈ વાંધા જેવી વસ્તુ નથી પણ આનું અનુકરણ બીજાએ કરવું નહીં જીજી મનામાં એવા સ્ટાઇલ કે એને ચાર સ્વરૂપ મળ્યા હતા તો એને તરત મહાપ્રભુજીની આજ્ઞા લેવા ગયા મતલબ એ બધું જ નું કયું માનતા હતા હા ઘણું બધું માનતા હતા એટલે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે તેમનું આગળ પગલું ચલાવતા એટલે જે જે મને આમાં એ વાત સારી લાગી કે એટલે મને એ વાત ખબર પડી કે આપણે ઠાકોરજીનો આશ્રય લેવાનો એટલે આપણે આપણું વિદ્યા પર પહોંચવું તો આપણા માટે સોર્સ બુક છે એટલે આપણા માટે સોર્સ શ્રી મહાપ્રભુ છે મહાપ્રભુજી છે અને આપણા માટે વિદ્યા ઠાકોરજી છે હા સાચી વાત છે બહુ સારી વાત કરી છે બનવું તું કે તને શું લાગે છે દેવા કપૂર નો પણ પ્રસંગ આપણે જોયો છે જો દેવા કપૂર ઉપર ઠાકોરજીની કેવી કૃપા થઈ કે વૈષ્ણવો બધા પ્રસાદ લઈ રહ્યા હતા એમને ઠાકોરજીના દર્શન નથી થયા કે ગદાધરદાસજીને પણ નથી થયા પણ જે દેવા કપૂર પોતે હજી વૈષ્ણવ પણ નથી એમને વૈષ્ણવોની સાથે ઠાકોરજી પ્રસાદ લઈ રહ્યા છે એવા દર્શન થયા ઠાકોરજી કૃપા કેવી કેવી રીતે કરે છે એને આપણે અહીંયા સમજી છે એટલે જેને ઠાકોરજી પોતાના તરફ ખેંચવા માંગે એને કોઈ પણ ઉપાયથી ખેંચી લે છે એટલે એ દર્શન થતા જ દેવા થી રહી ન શકાય એવું હવે તો ગમે તે ભોગે મને આવી રીતે ભગવત પ્રાપ્તિ કરવી જ છે એવી કૃપા થાય તો પછી જીવાત્મા પ્રભુ વગર રહી ન શકે હા બોલો ગુજરાત હા જજા હવે એમાં સિદ્ધાંત ને જે કહો હા કહી દે જે હવે આમાં સિદ્ધાંત એ છે કે આખા જગતમાં સૌથી મોટા શ્રી ઠાકોરજી કહેવામાં આવે છે તો એના પર તે પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે એ ચાર સ્વરૂપ જે ઠાકોરજીના ત્યાં આગળ જલમાં બિરાજતા હતા ત્યારે એમને એ સત્રણીના આજ્ઞા કરી કે મને તમારા ઘરે પધરાવો તો પછી એ આજ્ઞાનું એમને એટલે પાલન ના કર્યું એટલે એમને ઘરે એટલે એમને કીધું કે ત્યાં આગળ એટલે હું મારા શ્રી આચાર્યજીને પૂછીને આવું એટલે પણ જે જે સૌથી મોટા તો શ્રી ઠાકોરજી છે એટલે પછી એમને એમની આજ્ઞાનું પાલન કરવું પડે ને જે એમને પાલન ના કર્યું તો એ સારું કહેવાય કે ના કહેવાય હા એનો વિચાર કરો બોલો શું લાગે છે તે પોતાને તે પહેલાથી જ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જ કરતા તો શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી તો એવું પણ હોઈ શકે કે શ્રી ઠાકોરજીએ તેમની પરીક્ષા લેવા માટે કર્યું હોય કે તે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે એવી રીતે ચાલે છે કે પછી બોલો કોઈ તો મને એવું લાગે એમનું ધ્યાન ઠાકોરજીના એટલે એ ઠાકોરજીની સેવા નતા કરતા એટલે ઠાકોરજી પોતે આયા અને એમને કીધું કે તું મારી સેવા કેમ નથી કરતી એવું આમ કહેવા માટે કે તું મારી સેવા કર અચ્છા નહીં વાત બીજનો પ્રશ્ન એ છે કે ઠાકોરજીની આજ્ઞા માંગવી કે ઠાકોરજીએ કહ્યું હોય એ પણ મહાપ્રભુજીને પૂછીને મહાપ્રભુજી કહે તેમ કરવું તો છત્રાણીએ ઠાકોરજીની આજ્ઞા સીધી ન માની એટલે પધરાવીને એને ઘરે ન લઈ આવી પણ જ્યારે મહાપ્રભુજીએ હા પાડી ત્યારે પધરાવીને લાવ્યા તો એ એમને બરોબર કર્યું કે નહીં એવો પ્રશ્ન છે તેમને કદાચ ખબર નહીં હોય કે હું શ્રી ઠાકોરજીની આજ્ઞા માની અને સીધા જ ઠાકોરજીને પધરાવી લઉં તે ઉચિત થાય કે અનુચિત છે તેવી રીતે તેમને સમજીને અગર શ્રી આચાર્યજીને આજ્ઞા લીધી અને પછી શ્રી ને પધરાવ્યા એવું પણ થઈ શકે જે જે મને એવું લાગે કે જે શ્રી ક્ષત્રણીય હતા એમને ખબર નહીં હોય કે ઠાકોરજીની સેવા કેવી રીતે કરવાની અને એમને તો પાછું બ્રહ્મ સંબંધ લીધું હતું એટલે એમના માટે વધારે મુશ્કેલ થઈ જાય અચ્છા શું મુશ્કેલ થઈ જાય જે કે સેવા કેવી રીતે કરવાની અચ્છા એટલે સેવાની પદ્ધતિ એમને નથી ખબર એટલે ગયા ત્યાં પૂછવા માટે અચ્છા ઓર બોલો કોઈ કુકીમાં મને એવું લાગે છે કે કદાચ એમને એવું લાગ્યું હશે કે જે મહાપ્રભુજી છે એમને ઠાકોરજી આપણને દિલાયા છે એટલે એ જ મોટા થયા અચ્છા દાન કેમ દાતા પડો એમ સારું કહેવાનું છે જી જી જી હા ઓર બોલો મોદી જે છે મને એવું લાગે છે કે તેમનો શ્રી મહાપ્રભુજી પ્રત્યે એવો ભાવ હતો એટલે તે એમ કીધું કે હું પેલા શ્રી મહાપ્રભુજી ને પૂછી આવું અચ્છા આદિત્ય જે છે મને એમાં એવું લાગે છે કે એટલે આકૃતિ આગે કરી તો સતરાણીએ સતરાણીએ એવું વિચાર્યું હશે કે અગર એમનાથી કોઈ ખોટી ભૂલ નથી જવા કેમ કે ઠાકોરજી તો એમને મહાપ્રભુજીની કાણીથી જ પ્રાપ્ત થયા હતા તો એમનાથી કોઈ કાંઈ ખોટી ભૂલ નથી જાય એના માટે એ પેલા મહાપ્રભુજી પાસે ગઈ કેમ કે મહાપ્રભુજીમાં એમને પેલા વધારે વિશ્વાસ હતો ઠાકોરજી કરતા વિશ્વાસ કરતા એમનો સેવાનો આગ્રહ અચ્છા હવે જો આમાં એક વાર ધ્યાનથી સમજો કે આવો જ પ્રસંગ આપણી સામે ચોરાસી વૈષ્ણવની સૌથી પહેલી વાર્તા છે સાવરદાસજીની એમાં પણ આવી ગયો છે એમાં જયારે શ્રી મહાપ્રભુજીને ઠાકોરજીએ બ્રહ્મસંબંધ મંત્ર આપ્યું ને બધું સમજાવ્યું પછી શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું દામોદાસજીને કે તે કંઈ સાંભળ્યું તો દામોદાસજીએ કહ્યું કે મેં સાંભળ્યું તો ખરું ઠાકોરજીના વચનો પણ હું સમજ્યો નહીં એમ કહ્યું હવે ન સમજાવવા જેવું તો કઈ હતું નહીં સીધી સરળ વાત હતી પણ તેમ છતાં એ આવો જવાબ આપ્યો એનું રહસ્ય ત્યાં ભાવ ભાવપ્રકાશમાં એ સમજાવ્યું છે કે દામોદરદાસજી નો એમાં એવું વિચારવું હતું કે ઠાકોરજીના જે આજ્ઞાઓ છે એ જેમ અત્યારે પ્રકટ થઈને ઠાકોરજી આજ્ઞા કરી એવી આજ્ઞાઓ તો શાસ્ત્રમાં ઘણી બધી છે ને જેટલી પણ શાસ્ત્ર છે એ બધા ઠાકોરજીની આજ્ઞાથી જ પ્રકટ થયેલા છે તો હવે જો એ બધી આજ્ઞાઓને આપણે સીધા જે સમજી અને તે પ્રમાણે આચરણ કરવાનું થાય તો પછી શું મહાપ્રભુજીની તો વચ્ચે કઈ જરૂર રહેતી જ નથી હવે શ્રી મહાપ્રભુજીને જો પ્રભુએ પ્રકટ કર્યા છે તો ઠાકોરજીનો પણ એવો આગ્રહ છે કે તમે મારી વાતને પણ શ્રી મહાપ્રભુજી સમજાવે એવી રીતે સમજો એટલે પ્રભુની આજ્ઞા થઈ હોય તો પણ એ આજ્ઞાને શ્રી મહાપ્રભુજી જે રીતે સમજાવે તે રીતે આપણે સમજવાનું છે એટલે આપણે આપણી અક્કલ વાપરવાની નથી જો આપણે અક્કલ વાપરતા હો તો મહાપ્રભુજીના શરણે જવાની એમને ગુરુ કરવાની જરૂરત જ ન હતી એટલે સતરાણી પણ ઠાકોરજીની આજ્ઞા છે એ સો વાર સાચી વાત છે જરા આંખો ઉપર પણ જે મહાપ્રભુજી જે રીતે સમજાવે એ આજ્ઞાનો તાપ કરે તે રીતે આપણે કરવું એવો ક્ષત્રાણીનો આગ્રહ હતો એટલે ક્ષત્રાણીએ જે કર્યું એ યોગ્ય જ કર્યું છે એમાં કઈ અનુચિત નથી સમજાયું તો ચલો આજે આપણે બહુ સારો વિચાર કર્યો અહીંયા આપણે રાખીએ આગળનો પસંદ કાલે કરીશું હા પ્રયત્ન કરીશ હા વાંધો નહીં તો બધા પ્રયત્ન જ કરે ભુવમથી શ્લોક અનંત ગુણ ભૂષિત ચોથો શ્લોક અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચી દેવસ્તુતે ધનાધન નિભે સદા ધનાધન ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરાભિષ્ટ દે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંસિતે મમ મનસુખમ ભાવ ભાવાર્થ અનંત ગુણનસો भूषित शिव ब्रह्मा आदि देवता सो स्तुति करी गई तदन मेघ सदृश कांतिवारिम ध्रुव पराशर आदि ऋषि को सकल मनोरथ के देव देनवारी विशुद्ध मथुरा जी जाके तट पे ऐसे समग्र गोप गोपान नानसो शोभित एवं कृपा सागर श्री कृष्ण के आश्रय में रहने रहन वारी है श्री यमुना जी मेरे मन को सुख होए कैसे करो હમ અ, ટીકા કરું કે આનું ના ને સમજાવો એક વાર અ, એટલે એ અનંત ગુણથી ભરે- ભરેલા છે શિવ બ્રહ્મા આદિ દેવતા એમની સ્તુતિ કરે છે સદન મેઘ શાંતિ ધ્રુવ પરાશર આદિ ઋષિઓ સકલ મનોરથ કે દેવના દેનવારી એટલે બધાના મનોરથોને પૂરી કરવા કરનાર વિશુદ્ધ મથુરાજી જાગે તટપે હે મથુરાજીના જે તટ ઉપર વિરાજમાન છે એવા समग्र गोप गोपांगनासो यानी गोप गोप ने गोपांगनासो गोपियो एवं हाँ। हाँ, गोप गोपियो ने शोभित एवं कृपा सागर श्री कृष्ण आश्रय में रह यमुना जी मेरे को सुख हो એટલે મારા મન ને સુખ થાય મેરે મન કો સુખ હોવે કઈ ભૂલ હોય તો થોડુંક સુધારી આપજો અમારું ના બસ બરોબર છે એટલે મારા મનને સુખ થાય એવું કરો કહેવાનો મતલબ કે આપણને જે પણ ઈચ્છિત ફલ છે કે ભાઈ ઠાકોરજીમાં આપણું મન લાગી જાય કે ઠાકોરજી આપણને પસંદ કરે આપણે ઠાકોરજીના પ્રિય બનીએ એવી આપણી ઈચ્છા છે તે આપણી કામના ને યમનાજી પૂરી કરે એમ હા કરો એમ તો બીજું તો બધું ટીકામાં ક્લિયર થશે ધીમે ધીમે આમાં એમ કરો કે એક સેન્ટેન્સ જેમ કે ફૂલ સ્ટોપ આવે ને ત્યારે એનું ટ્રાન્સલેશન કરી લેવાનું અને એને એક્સપ્લેન પણ કરી દેવાનું સાથે સાથે વધારે થઈ જાય ને તો આપણે ભૂલી જઈએ શું રીડ કર્યું તો હા यामे सत धर्म युक्त सप्तम धर्मी को निरूपण है ऐसे जताए वे के लिए सात विशेषण है હમ એટલે આમાં સત ધર્મ ધર્મયુક્ત એટલે સાત ધર્મયુક્ત ધર્મ એટલે છ ષટ ધર્મ સધર્મયુક્ત સપ્તમ ધર્મિકો નિરૂપણ હૈ એક મિનિટ રજેશભાઈ આ જેનું પણ ફોન અનમ્યુટ હોય પ્લીઝ મ્યુટ કરો ને અહીંયા અવાજ આવે છે તમારે હા કરો બ્રજેશભાઈ આમાં છ ધર્મયુક્ત સપ્તમ ધર્મિકો ધર્મી છ ધર્મ અને સપ્તમ ધર્મિકો નિરૂપણ है ऐसे जताए हुए के लिए सात विशेषण है હા મતલબ આમાં ઐશ્વર્ય વીર યશ શ્રી જ્ઞાન અને વૈરાગ્ય આ છ ધર્મો છે અને સાતમો ધર્મી મતલબ કે જે એ ધર્મોને ધારણ કરે છે એટલે કે શ્રી યમુનાજી કે યમુનાજી ની અંદર આ છ ગુણ છે આ છ ધર્મો રહેલા છે એવા શ્રી યમુનાજી તો એવા શ્રી યમુનાજી જે છે એનું નિરૂપણ કરનાર આ શ્લોક હોવાથી છ ધર્મ અને સાતમા ધર્મી એને સિમ્બલાઇઝ કરવા માટે અહીંયા સાત વિશેષણ મતલબ એક્ઝેક્ટિવ્સ નો ઉપયોગ યમુનાજી માટે કરવામાં આવ્યો છે सामे भगवान में विशेषण लगावे तब सप्तमी विभक्ति को अर्थ करनो और श्री यमुना जी में लगावे लगावे तब तब विशेषण में संबोधन को अर्थ करनो એટલે આમાં એવું કે છે તામે ભગવાનને વિશેષણ લગાવે એટલે ધર્મીમાં ધર્મી એટલે ભગવાન ધર્મી છે ને બાકી એમાં સાત છ જે ધર્મ સીધા એ ભક્તિ યમુનાજી યમુનાજી ધર્મી છે અને સિવાયના યમુનાજી ના ધર્મ છે એટલે અહીંયા યમુનાજી ને ધર્મી તરીકે લેવાનું हाँ ને तो અહીંયા કૃષ્ણ के आश्रय में रहने वाली એટલે ધર્મી ઓકે હા મતલબ જેમ કેરેક્ટરિસ્ટિક ને ધર્મ કહેવાય અને કેરેક્ટરિસ્ટિક્સ જેની અંદર હોય એ પર્સન ને ધર્મી કહેવાય એટલે આ છ કેરેક્ટરિસ્ટિક્સ યમુનાજીમાં છે એટલે છ કેરેક્ટરિસ્ટિક્સ ધર્મ છે અને છ કેરેક્ટરિસ્ટિક્સ ને ધારણ કરવા વાળા યમુનાજી ધર્મી છે એટલે આ તો થોડું સંસ્કૃતના હિસાબથી અહીંયા બતાવવામાં આવ્યું છે ધર્મ અને ધર્મની નિરૂપણ મતલબ કે આમાં ભગવાન મેં એટલે આમાં ભગવાનમાં વિશેષણ લગાવવા એનાથી સપ્તમી વિભક્તિનો અર્થ કરવો મતલબ કે સપ્તમી વિભક્તિનો મતલબ એમ થાય કે માં મતલબ કે જેમ મારા માં આધારના અર્થમાં સપ્તમી વિભક્તિનો ઉપયોગ થતો હોય કે આ ધર્મ તો એમનો આધાર કોણ તો યમુનાજી આધાર કે યમુનાજીની અંદર આ ધર્મો રહેલા છે એ અર્થમાં સપ્તમી વિભક્તિ નો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે કે યમુનાજી ની અંદર આ છ ગુણ રહેલા છે એમ श्री ठाकुर जी असंख्य गुणन करके अलंकृत हैं और श्री यमुना जी रासोत्सवादि में अनंत रूप दरीवे दरीवे वारे भगवान के गुण करके अलंकृत है शिव બસ આટલું આટલું એક એક ફૂલ સ્ટોપ ઉપર કાઢશો ને તો થોડું ઈઝી થઈ જશે એટલે શ્રી ઠાકોરજી અસંખ્ય ગુણન તરીકે અલંકૃત તમે સમજાવો મને નહીં સમજાવ પડતું ના વાંધો નહીં તમે ધીરે ધીરે કરો એટલે કે ઠાકોરજી ની અંદર અસંખ્ય ગુણો છે અસંખ્ય ગુણન કરી કે અલંકૃત છે મતલબ કે ઠાકોરજી અસંખ્ય ગુણોને ધારણ કરવા વાળા છે એનાથી અલંકૃત છે એટલે કે એનાથી ઠાકોરજીની શોભા છે એમ રાસોત્સવ વાદિકન અનંત રૂપ એટલે ઉત્સવ જે કરે છે એમાં અનંત રૂપ બતાવે જે ગોપીજનો એટલે આમાં અંદર એ વાત છે કે આપણે એવું વિચારીએ છીએ કે ઠાકોરજીએ અનેક રૂપ ધારણ કર્યા પણ એવું નથી ભાગવતજી મહાપ્રભુ જે વાત ને એવી રીતે ક્લિયર કરે છે કે ઠાકોરજી રૂપ ધારણ નથી કર્યા પણ ગોપીજનોનું મન ઠાકોરજીની અંદર એવું લાગેલું હતું કે એમને એકબીજામાં ઠાકોરજીના દર્શન થતા હતા કે પોતે પણ એમ એટલે કે જેમ મારી બાજુમાં કોઈ છે તો બધે ઠાકોરજી દેખાય એટલું બધું મન ઠાકોરજીમાં લાગેલું હોવાથી મારી બાજુમાં કોઈ ગોપી ઊભી છે તો પણ એની અંદર એ મને ઠાકોરજી જ દેખાય એવું બધી ગોપીઓની સાથે થયું તો ઠાકોરજી અનંત રૂપ ધારણ નથી કર્યા પણ એમ ગોપીઓને ઠાકોરજી માં એટલી બધી આસક્તિ હોવાને કારણે એવું ફીલ થતું હતું કે આ બાજુવાળી પણ ઠાકોરજી જ છે બધું ઠાકોરજી રૂપ જ દેખાતું હતું જ્યાં જોઈએ ત્યાં ઠાકોરજી જ દેખાતા હતા એવું ગોપીજનોની સાથે થઈ ગયું હતું એટલે અહીંયા એ કહે છે કે શ્રી યમુનાજી જે છે એ રાસોત્સવ વગેરેમાં અનંત રૂપ ધરવાવાળા જે ભગવાન છે એમના ગુણ તરીકે અલંકૃત છે એ જે ભક્તિ છે એ ત્યાં ગોપીજનોનો જે ભાવ છે કે રાસની અંદર ઠાકોરજીનું જે ભાવ છે અને રાસની અંદર જે પણ પ્રેમ પૂર્વક એ રાસોત્સવ ચાલી રહ્યો છે એમાં એ યમુનાજીનો ભાવ છે અને ઠાકોરજીના ગુણ તરીકે યમુનાજી ત્યાં શોભિત છે એવું અહીંયા કે છે શોભિત શોભા શોભા બ્યુટી શોભા આપણામાં કોઈ સારા ગુણ હોય તો એ આપણી શોભા છે એમ કે તમારામાં કોઈ સારું લક્ષણ હોય તો તમારી શોભા વધે એમ એ ગુણના કારણે એવી રીતે અહીંયા કહે છે કે આ ઐશ્વર્ય વીર યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય આ બધા જે ગુણ છે એનાથી યમુનાજી શોભિત છે કે ગુણોના કારણે યમુનાજી મતલબ એમની શોભા છે એમનું મહાત્મ્ય છે તે અર્થમાં સમજાયું હા કરો આગળ शिव शिव और ब्रह्मा प्रभुति सब देव भगवान की तथा यमुना जी की स्तुति करे हैं એટલે શિવ માં પ્રભુ બીજા બી ઘણા જે બધા દેવ છે એ બધા પણ શ્રી યમુનાજીની સ્તુતિ કરે છે પ્રભૃતિ એટલે એક્સેટ્રા ના અર્થમાં એટલે સ્તુતિ એટલે સ્તુતિ એટલે કે યમુનાજીના મહાત્મ્યનું ગાન કરે છે સ્તુતિ મતલબ પ્રેઝ કરવું કોઈને મહાત્માનું જ્ઞાન નહીં હા મતલબ આપણે એમ કહીએ ને કે ભગવાન તો આવા છે ભગવાન તો આટલા બધા ગુણો વાળા છે ભગવાન તો કેટલા મહાન છે તો એ ભગવાનની સ્તુતિ એમ કે ઠાકોરજીની મહાનતા ઠાકોરજીની ગ્રેટનેસ ઠાકોરજીની મોટાઈ બતાડવી એ મહાસ્તુતિ છે તો કહે છે કે શિવ બ્રહ્મા બીજા વગેરે દેવતાઓ પણ યમુનાજીની સ્તુતિ કરે છે એમ મંદ મંદ વર્ષાયુક્ત શ્યામ મેઘ એક સેકન્ડ મતલબ અહીંયા કેવા મતલબ એમ કે યમુનાજી એટલા મોટા પ્રભુના ભક્ત છે કે શિવ બ્રહ્મા વગેરે દેવતાઓ પણ યમુનાજીને પોતાના કરતા મોટા માને છે એમને એવી ફિલિંગ છે કે આ તો ઠાકોરજીના પ્રિય છે એમ કરીને ને યમુનાજીનું જે ભક્તિ છે યમુનાજી પ્રભુને પ્રિય છે આની સ્તુતિ એ લોકો કરે છે શિવજી બ્રહ્મા વગેરે દેવતાઓ પણ હા કરો આગળ मंद मंद वर्षा युक्त श्याम मेघ जैसी शोभा युक्त डो है વર્ષા યુક્ત શ્યામ મેઘ એટલે મેઘ જેવી શોભા એટલે મંદ મંદ ધીમા ધીમા ધીમા વરસાદથી જે પ્રમાણે શોભા હોય વાદળા કેવા હોય કાળા કાળા વાદળા હોય એની કેવી શોભા હોય એવી દોની એટલે કે ઠાકોરજી અને યમનાજી બંનેની એવી શોભા મતલબ આપણે કહીએ છીએ ને ઠાકોરજીનું યમુનાજી બંનેનું સ્વરૂપ શ્યામ છે તો એ વાદળાઓ સાથે એનું કમ્પેરિઝન મહાપ્રભુ અહીંયા કરી રહ્યા છે કે જેવું વાદળાઓનું કેવું વાદળાઓની શોભા કેવી હોય જ્યારે કે વરસાદ ચાલુ હોય તો આકાશમાં વાદળાઓ કેવા છાયેલા હોય તો એવી શોભા યમનાજી અને ઠાકોરજી બંનેની છે બંનેનું એવું શ્યામ સ્વરૂપ છે એમ છીએ એમાં યમુનાજીનું શ્યામ સ્વરૂપ એટલે અહીંયા આપણે શરૂઆત તો આમાં કીધું કે દૂધ દૂધ જેવી આમાં જયારે મતલબ મેં એટલે કીધું કે યમનોત્રી ફોટો જોશો ને તમે ઇન્ટરનેટ ઉપર જોઈ લેજો ફરી તો ત્યારે ફીણ વગેરે એટલે કૂદતા કૂદતા યમના જયારે પથ્થરો માંથી હોય તો એકદમ સફેદ સફેદ જલ હોય ગોકુલમાં મથુરામાં હવે નથી બિરાજતા પણ હથનીકુંડ વગેરે સ્થાનમાં યમુનાજીનું દર્શન કરીએ તો એકદમ શ્યામ જલ છે સારું છે મતલબ એમ ને ઠાકોરજીનું પણ શ્યામ સ્વરૂપ છે તો જેમ કે છે ને કે શ્યામ સંગ શ્યામ વેરાઈશું યમને કે ભગવાનનું પણ શ્યામ સ્વરૂપ છે ને યમુનાજી ઠાકોરજીના ભક્ત પણ એવા કે ઠાકોરજી જેવું સ્વરૂપ એમણે પણ ધારણ કર્યું છે એ મહાપ્રભુજી આ કહે છે કે જેવા ઝીણો ઝીણો વરસાદ પડતો હોય અને વાદળાઓ કેવા હોય આકાશમાં તો એવા શ્યામ વાદળાઓ જેવી ઠાકોરજી અને યમુનાજી બંનેની શોભા છે हाँ बरोबर हाँ ध्रुव और पराशर सदा सब प्रकार को वंचित वांछित फलदान કરીવે વારે બહુ હે એ આ ઋષિ જે ધ્રુવ ને પરાશર હા સબ પ્રકાર કો વાંછિત બલદાન કરીને વારી દોવ દોવ નો મિનિંગ બંને અહીંયા ઠાકોરજી અને યમુનાજી બંનેને પેરેલલ લઈને ચાલે છે અચ્છા દો કરીવે વારે દો એટલે બંને જણા ધ્રુવ અને સદા પ્રકાર કો વાંચિત ફલદાન કરાવે મને જે ફળ જોઈએ ભક્ત ને જે ફલ જોઈએ એ ફલ આપવા વાળા બંને છે એટલે કે ઠાકોરજી પણ અને યમુનાજી પણ બંને અત્યંત શુદ્ધ श्री मथुरा जी श्री यमुना जी के तट पे हैं એટલે શુદ્ધ સ્વરૂપમાં શ્રી મથુરાજી યમુનાજીના તટ ઉપર છે હા મતલબ મથુરા નગરી કે જ્યાં ઠાકોરજીનો જન્મ થયો એ સ્થાન પણ યમુનાજીના કિનારા ઉપર જ છે श्री ठाकुर जी समग्र गोप और श्री गोपी जनन તરીકે આવૃત हैं ઠાકોર जी સમગ્ર ગોપ અને ગોપી જન્મમાં અંદર સમાયેલા છે અંદર જ છે નહીં કે બધા ગોપી ગોપ અને ગોપીજનો ઠાકોરજીની આસપાસ છે વીંટળાયેલા છે એમ ચારે તરફ હોય ને એવી રીતે और श्री यमुना जी के तिर पे पहले गोप गोपीन को श्री ठाकुर जी के संबंध को अनुभव भयो है दासु समग्र गोप और श्री गोपी जनन करी के શ્રી યમુનાજી આવૃત હે એટલે સૌથી પેલા યમુનાના તટ ઉપર જે ગોપ ગોપીઓ છે એને ઠાકુરજી કે સંબંધ છે ઠાકુરજીને એમના સાથે સંબંધનો અનુભવ સૌથી પ્રથમ થયો છે યમુનાજીના કિનારે જ મતલબ ગોકુલ મથુરા યમુનાજીના તટ ઉપર જે વ્રજના સ્થાનો છે ત્યાં જ ગોપ ગોપીજનોને પણ ઠાકોરજી સાથેના પોતાના સંબંધનો અનુભવ થયો છે એટલે એ રીતે સમગ્ર ગોપ અને શ્રી ગોપી જનન કરી કે શ્રી યમુનાજી કો આવૃત એમ એટલે જનન કરી કે આનું થોડુંક કહી દે જનન જેવી રીતે ઠાકોરજી ગોપ ગોપીજનો થી વેંટળાયેલા છે એવી રીતે યમુનાજી ની પણ આસપાસ બધા ગોપ ગોપીજનો એમની સાથે છે એમ એમના શરણમાં છે ટુ સે ક્લિયરલી થોડું સમજાયું હા એટલે એમાં આખું છે યમુનાજીના વિકળાયેલા છે હા એમ આસપાસ આવૃત છે એમ આવૃત નો મતલબ વિકળાયેલા છે श्री ठाकुर कृपा श्री ठाकुर जी कृपा रूप समुद्र के आश्रय को सुंदर स्थान है શ્રી ઠાકોરજી કૃપારૂપ સમુદ્ર ઠાકોરજીનો જે સમુદ્ર રૂપ કૃપા છે ઠાકોરજીની કૃપારૂપ સમુદ્ર ઠાકોરજીની કૃપા કેવી છે તો દરિયા જેવી છે અનંત છે એવો એમનો આશ્રય કો સુંદર સ્થાન એવા સુંદર સ્થાનમાં છે એટલે વિશાળ છે ઠાકોરજીની કૃપાનો આશ્રય મતલબ કે ની કૃપા જે છે નિત્ય યમુનાજી ઉપર છે અને યમુનાજી ઠાકોરજીની એવી અનંત જે કૃપા છે એનો આશ્રય છે એનો આધાર છે મતલબ કે જેવી રીતે ઠાકોરજીની કૃપા છે તો પહેલી વાત કેવી કૃપા છે તો મહાપ્રભુજી એને કે છે કે અનંત છે કે અગાધ છે કે સમુદ્ર જેવી છે કે જેનો કોઈ અંત જ ન હોય એટલી બધી કૃપા ની પોતાના ભક્તો ઉપર છે હવે જેવી રીતે થોડું સામાન્ય એક્ઝામ્પલ થી સમજાવો કે જેવી રીતે ગંગાજી જયારે અવતરણ અવતરિત થવા વાળા હતા પૃથ્વી ઉપર તો એમણે કીધું કે મારો તો આટલો અગાધ પ્રવાહ છે તો મને ધારણ કોણ કરશે જો હું આવી રીતે એમ સીધી પૃથ્વી ઉપર પડી જઈશ આપણે આકાશ ગંગા માંથી તો એ કહે છે કે પૃથ્વી મારા ભાર ને ઝીલી નહીં શકે ને પૃથ્વી લોક સાથે બધું પાતાળમાં જતું રહેશે મતલબ કે યમુના એ ગંગાજીનો પ્રવાહનો જે વેગ છે એને પૃથ્વી સહન નહીં કરી શકે તો ગંગાજી કીધું કે મને ધારણ કોણ કરશે તો ભગીરથે કીધું કે શિવજી તમને ધારણ કરશે પોતાની જટામાં તો ત્યારે શિવજી એમને પોતાની જટામાં ધારણ કર્યા તો અહીંયા એ વાતને કહે છે કે ઠાકોરજીની કૃપા એટલી અનંત છે સમુદ્ર જેવી છે કે એને આપણે સીધા ધારણ કરી શકીએ એટલી આપણી શક્તિ નથી તો યમુનાજી એ ઠાકોરજીની કૃપાને ધારણ કરવા વાળા છે અને યમુનાજી થ્રુ આપણા સુધી એ ઠાકોરજીની કૃપા પહોંચે છે આમાં ઇતને કરી કે હજી આગળનું સ્ટેટમેન્ટ છે ને એમાં આ વાતને સમજાવી છે રીડ કરો તો સમજાઈ જશે इतने कृपा रूप समुद्र श्री ठाकुर जी को आश्रय करके रहे हैं और श्री यमुना जी कृपा के समुद्र रूप श्री ठाकुर जी को आश्रय करके रहे हैं એટલે કે અનંત જે કૃપા છે એ ઠાકોરજીની છે ઠાકોરજીમાં એનો આશ્રય છે અને ઠાકોરજીની કૃપાનો આશ્રય મતલબ કે એનું ધારણ કરવાનું સ્થાન કે એનું બેઝ યમુનાજી બને છે ઠાકોરજીની જે સમુદ્ર જેવી અનંત કૃપા છે એને શ્રી યમુનાજી ધારણ કરે છે યમુનાજી એનું બેઝ બને છે એમ કે આપણે એમાં એવી લાયકાત નથી કે ઠાકોરજીની એટલી બધી કૃપાને આપણે પચાવી શકીએ કે એને આપણે ધારણ કરી શકીએ તો ઠાકોરજીના ભક્ત યમુનાજીમાં એ સામર્થ્ય છે કે ઠાકોરજીની અનંત કૃપાને પોતે ધારણ કરે છે ને ધીરે ધીરે આપણા સુધી એ પહોંચાડે છે મતલબ ઠાકોરજી એટલી બધી કૃપા જો આપણા સુધી આવી જાય તો ઓવરડોઝ થઈ જાય અને આપણે પચાવી ના શકીએ પણ યમુનાજી થ્રુ આપણા સુધી ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આપણા સુધી આવે છે તો આપણે એને ધારણ કરી શકીએ એ અર્થમાં અહીંયા કીધું છે કે ઠાકોરજીની જે અનંત કૃપા છે સમુદ્ર જેવી જે અનંત કૃપા છે એને શ્રી યમુનાજી એનો બેઝ બને છે અને ધારણ કરે છે ને પછી ભક્તો સુધી ઠાકોરજીની કૃપાને પહોંચાડે છે સમજાયું હા થોડું થોડું સમજાયું છે સમજાયું તમે એકવાર બોલો તો સુધારી દઈશ નહીં સમજાયું હોય એટલે આપણામાં એવી કેપેસિટી નથી આપણા જીવની કે આપણે ઠાકોરજીની કૃપાને આપણે પચાવી પણ શકીએ બાય ઇન્સ્ટોલમેન્ટમાં યમુનાજી આપણે ધીરે ધીરે ધીરે આપણી જેટલી શક્તિ હશે એ પ્રમાણે યમુનાજી આપણને પોતે એટલું અર્પણ કરશે અને જો એકદમ ઓવર લોકલ એક્ઝામ્પલ થી આને સમજાવો કે જેવી રીતે આપણે ક્યારેક પાણી ભરવું હોય હવે તમે ધીરે ધીરે માટલામાં પાણી નાખો તો તો વાંધો ના આવે અચાનકથી આપણે બધું ઢોળી દઈએ એની અંદર તો આપણે કોઈ જેમ કે હું હાથમાં તપેલું લઈને ઊભી છું તમે એની અંદર પાણી નાખો આખું આપણે તપેલું ઊંધું કરીને એમાં ઢગલો પાણી કરી દો તો મારાથી એ સહન ન થાય પણ ધીરે ધીરે ધારથી આપણે એની અંદર પાણીને જવા દઈએ તો એ કંટ્રોલ્ડ જ્યારે આવે તો આપણે એને સંભાળી શકીએ એ વાતને અહીંયા સમજવી જોઈએ કે એવી રીતે ઠાકોરજીની સમુદ્ર જેવી અનંત કૃપા છે એ જો સીધી આપણા સુધી અચાનક જ આવી પડે તો આપણે એને સંભાળી ન શકીએ પણ ઠાકોરજી ના એ અનંત કૃપાને યમુનાજી ધારણ કરે છે યમુનાજી એવા ભક્ત છે કે જેટલું ડગલો કરી દો કૃપાનો તો પણ યમુનાજી એને સહન કરી શકે ને પછી ધીરે ધીરે એ યમુનાજી આપણા સુધી ઠાકોરજીની કૃપાને પહોંચાડે છે હવે સમજાયું હા હા સમજાયું કરો હવે ऐसे सठ धर्म युक्त हैं श्री यमुना जी એટલે આ જે છ ધર્મ બતાયા એવા યમુનાજી એ ધર્મ युक्त છે आप अपार करुणा सागर श्री ठाकुर जी में मिले हो तो आप में जो मिले सो आपके बलसु ही श्री ठाकुर जी में मिले हैं એટલે આમાં એમ કીધેલું છે કે એ પોતે કરુણાના સાગર છે અને ઠાકોરજીને ને જેને મળવું છે એ યમુનાજી થ્રુ જઈ શકે છે ત્યાં એમના બલથી એમના એમના દ્વારા ઠાકોરજી સુધી જઈ શકે છે હા હલો આપકે બલ કરી કે એટલે કે યમુનાજી ના કારણે યમુનાજી ની કૃપાથી જીવ ઠાકોરજી સુધી પહોંચી શકે છે साधु ऐसे सट धर्म युक्त और कृपा को समुद्र जामे रहे हैं ऐसे श्री ठाकुर जी में मेरो मन भाव करी के आनंद को अनुभव कैसे करे तो आप विचारो એટલે આમાં એમ કે જે છ ધર્મયુક્ત જે કૃપાના સમુદ્ર સમાન ઠાકોરજી છે અને યમુનાજી એવા મારા મન ભાવ કરી એટલે મારા મનમાં ભાવ ઉત્પન્ન કરો અને આનંદનો અનુભવ कैसे કરે કઈ રીતે થાય અનુભવ કઈ રીતે થાય એ તો આપ તમે મને કૃપા કરો છો વિચારો એટલે આવું છે કૃપા કરો એટલે યમુનાજી એ ધ્યાન રાખે કે આપણું મન ઠાકોર જેવા કેવી રીતે લાગે એમ એટલે આપણને જેમ કે ઠાકોરજી સેવામાં લાગ્યા હોઈએ ઠાકોરજી નું અત્યારે નામ ચિંતન પણ કરતા હોઈએ ભાગવત જે રીત પણ આપણને એવું આનંદ પણ ન થાય કે આને આપણે છોડીએ જ નહીં ને કેવી મજા આવે છે કે આખો આખો દિવસ તમને કોઈ બેસાડી રાખે તો આપણે કરી શકીએ એ આપણા માટે પોસિબલ નથી થોડી એકાદ કલાક કરાવો તો અલગ વાત વધારે ટાઈમ આપણે સહન ન થાય એટલું બધું એ વાત છે કે એમાં એટલો બધો આનંદનો અનુભવ આપણને હજી થતું નથી ને ન ઠાકોરજીની સેવામાં એટલો બધો આનંદ આપણને આવે છે કે આખો દિવસ તમને સેમ પ્રવૃત્તિમાં કોઈ રાખે તો આપણે એટલી સેમ એનર્જીથી કરી શકીએ એક બે કલાકમાં જ આવે પછી એમ થાય કે હવે આ જલ્દી આપણે થોડા ફ્રી થઈ જઈએ તો સારું તો એ વાત નહીં આ કે છે કે અત્યારે આપણો એવો ભાવ નથી અને ન ઠાકોરજીની સેવામાં કે સ્મરણમાં આપણને એવા આનંદનો અનુભવ થાય છે પણ યમુનાજી એવી કૃપા કરે તો થઈ જશે એટલે કે છે કે આવી મારી સ્થિતિ કેમ બને એ આપ વિચારો એમ હમ હા કરો અથવા ભગવત સ્વરૂપ કે અનુભવ કો मेरे मन में जो सुख होए ताकि भावना आपके मन में करो हम्म इतने आपके मन में ये विचार होएगो तब ये सुख मिलेगो હા એટલે ભગવત સ્વરૂપનો જે અનુભવ તમે તમારા મનમાં જ્યારે કરશો ત્યારે તમને એ સુખની લાગણી થશે એટલે આ ભક્તને કહેવામાં આવેલું છે કે યમુનાજી યમુનાજી માટે तो हमारे આવ્યો ને કે आपके मन में ये विचार होएगो तब ये सुख मिलेगो મતલબ કે યમુનાજી જયારે આપણા માટે એવું વિચારે કે ભાઈ ઠાકોરજી માં આનું મન લાગી જાય અને ઠાકોરજી નો અનુભવ આને થાય અને એ સુખ કે જે યમુનાજી ને મળ્યું છે હંમેશા ઠાકોરજી એમની સાથે બિરાજતા એમના કિનારે લીલા કરી તો ઠાકોરજી નું નિત્ય સંસર્ગ નિત્ય સંગ હંમેશા ઠાકોરજીની એ કંપની યમુનાજીને મળી છે તો એવું જયારે યમુનાજી આપણા માટે વિચારે કે ચલો આ ભક્તને પણ ઠાકોરજીનું આવું સુખ મળે કે જેવું મને મળ્યું કે જેવું ગોપીજનોને મળ્યું આવું જયારે યમુનાજી વિચારશે ત્યારે જઈને આપણને પણ ઠાકોરજી સાથેનું એ સુખ મળશે એમ એટલે યમુનાજીને કમ એવું કહેવાનું આ વાત એવું થાય કે આપણે યમુનાજીને એવી દરખાસ્ત જેવું કે ભાઈ તમાર તમને જેવું ઠાકોરજીનો સંગ મળ્યો છે એવો અમને પણ સંગ થાય હા ને એવું ત્યારે જ પોસિબલ છે કે જયારે યમુનાજી આપણા ઉપર એવી કૃપા કરે એના વગર નહીં થાય યમુનાજી એવી ઇતને આપકે મન મેં એ વિચાર હોયગો તબ એ સુખ મિલેગો એટલે આવો જયારે યમુનાજીના મનમાં આવો વિચાર આવશે ત્યારે આપણને એ ત્યારે આપણે સુખ મળે સ્વતંત્ર રીતે આપણે એટલા કાબેલ નથી એમ આમાં એક ખાલી આપી છે ટિપ્પણીમાં જે લખ્યું છે ને નંબરિંગ કરેલી છે તમે આગળના પેજ ઉપર જોશો ને તો જો શ્રી યમુનાજી રાસોત્સવાદિ કન્મે અનંત રૂપ ધરવે વાલે ભગવાન કે ગુણ તરીકે અલંકૃત છે ત્યાં નંબર એક આપ્યું છે ને ટિપ્પણીમાં યે ઐશ્વર્ય કો નિરૂપણ હે તો આ વાક્ય દ્વારા યમુનાજીના ઐશ્વર્ય ગુણનું નિરૂપણ કર્યું છે કે યમુનાજીનું આવું ઐશ્વર્ય છે યમુના મતલબ ઐશ્વર્યનું મીનિંગ થાય કે ડિગ્નિટી એમ કે યમુનાજીનું જેમ કે હું એમ કહું કે જ્ઞાનથી મારું ઐશ્વર્ય છે કે વેલ્થ થી મારું ઐશ્વર્ય છે કે કોઈ પૈસાદાર વ્યક્તિ હોય તો આપણે કહીએ ને અરે એની તો કોઈ ડિગ્નિટી છે એનો તો કોઈ સ્ટેટસ છે તો એ વેલ્થથી કોઈની ડિગ્નિટી હોય કોઈની નોલેજથી હોય ભલે ગરીબ છે પણ નોલેજ છે તો એનું ઐશ્વર્ય છે કે એનું શું મતલબ કે એનું એ એની ગ્રેટનેસ ક્યાં છે એના નોલેજથી એની ગ્રેટનેસ છે કોઈની પોતાના પૈસાથી હોય નોલેજ ભલે ના હોય પણ એ પૈસાદાર છે તો એની શોભા હોય તો એવી રીતે અહીંયા ઠાકોરજી ના ગુણો દ્વારા યમુનાજી અલંકૃત છે કે જેવા ગુણો ઠાકોરજીના છે એવા જ ગુણ યમુનાજીના પણ છે ઠાકોરજીના ભક્ત હોવાને કારણે તો એના કારણે કે છે કે નું ઐશ્વર્ય છે ઠાકોરજીના ભક્ત હોવામાં જ યમુનાજીની શોભા છે એટલે જેવી શ્યામકાકા કહે કે આપણને બીજું કોઈ અભિમાન ન હોવું જોઈએ પણ હું મહાપ્રભુજીનો સેવક છું હું કૃષ્ણનો સેવક છું આ જાતનું તો અભિમાન આપણને હોવું જ જોઈએ તો ઠાકોરજીના સેવક હોવામાં આપણું અભિમાન છે આપણને પ્રાઉડ ફીલ તેનાથી થાય પોતાના કારણે ન થાય પણ હું મહાપ્રભુજીનો સેવક છું હું ઠાકોરજીનો સેવક છું એના નામે આપણને પ્રાઉડ ફીલ થાય આપણું પોતાનામાં કંઈ એવું નથી કે આપણે પોતાના પર ગર્વ કરી શકીએ પણ મહાપ્રભુજી થી યમુનાજી થી ઠાકોરજી થી આપણી શોભા છે તો અહીંયા એ વાતને બતાવી છે કે ઠાકોરજીના ગુણોને ધારણ કરવા વાળા યમુનાજી છે એટલે યમુનાજીની એ શોભા છે એ યમુનાજીની એ ડિગ્નિટી ઠાકોરજીના સેવક હોવામાં છે એ યમુનાજીનો ઐશ્વર્ય ગુણ છે પછી બીજું છે કે શિવ બ્રહ્મા બધા દેવતાઓ યમુનાજીની અને ભગવાનની સ્તુતિ કરે છે આ વીર્ય છે વીર્યનો મતલબ પણ મહાત્મ્ય જેવું થાય છે કે મતલબ યમુનાજી ની ગ્રેટનેસ ક્યાં છે તો એ કે છે કે દેવતાઓ પણ એમની સ્તુતિ કરે છે શેની સ્તુતિ કરે છે યમુનાજીની ભક્તિની સ્તુતિ કરે છે યમુનાજીના પ્રભુ પ્રત્યેના પ્રેમની સ્તુતિ કરે છે યમુનાજી પ્રભુને પ્રિય છે એટલે યમુનાજીની સ્તુતિ થાય છે સ્વતંત્ર રૂપે નથી થતી જેવી રીતે મેં હમણાં એક્ઝામ્પલ આપ્યું કે આપણને બીજી કોઈ વાતનું અભિમાન આપણા એ શું કે આપણને ગર્વ થઈ જાય અભિમાન થઈ જાય ના તો પૈસો છે ના એટલું નોલેજ છે અભિમાન શેનું હોય કે હું નો સેવક છું મહાપ્રભુજી મારા ગુરુ છે આવું અભિમાન છે એ આપણી વીરતા છે એમાં આપણું વીર્ય છે એમાં આપણું મહાત્મ્ય છે એ વાતને અહીંયા કીધી કે દેવતાઓ યમુનાજીની સ્તુતિ શું કામ કરે છે કેમ કે ઠાકોરજીના સેવક છે ઠાકોરજીને પ્રિય છે એટલે સ્તુતિ કરે છે બાકી બીજાને નથી કરતા પણ યમુનાજીની એટલે કરે છે કેમ કે ઠાકોરજીને યમુનાજી પસંદ છે એટલે દેવતાઓને એમ થાય કે જ્યાં સુધી અમે નથી પહોંચતા ત્યાં સુધી યમુનાજી પહોંચ્યા છે એટલે એમની સ્તુતિ કરે છે તો આ યમુનાજીનું વીર્ય છે મતલબ કે યમુનાજીની એમાં ગ્રેટનેસ છે યમુનાજીનું મહાત્મ્ય છે ત્રીજું મંદ મંદ વર્ષાયુક્ત શ્યામ મેઘ જેથી શોભાયુક્ત ધ્રુવ હે તો આ યમુનાજીના યશનું નિરૂપણ છે કે યમુનાજીની કીર્તિ છે આ કીર્તિ મતલબ કે યમુનાજીની પોપ્યુલારિટી તો સેવા પોપ્યુલારિટી છે કે યમુનાજીના સ્વરૂપ એ કેવું સ્વરૂપ કે જેવું ઠાકોરજીનું સ્વરૂપ એવું જ યમુનાજીનું સ્વરૂપ તો એ યમુનાજીનું યશ છે પછી છે સોરી ત્રીજો નંબર શ્રી હતો ને રાઈટ સોરી તો એ શ્રી છે યમુનાજીનું દ્રવ મતલબ કે યમુનાજીનું બધું જ આપણે જેમ કહીએ ને કે મહાપ્રભુજી જે રીતે આજ્ઞા કરે છે કે ઠાકોરજી જ આપણી સંપત્તિ છે ઠાકોરજી આપણું સર્વસ્વ શ્રી મતલબ ધન તો ઠાકોરજી જેવું સ્વરૂપ હોવું ઠાકોરજીને પ્રિય હોવા એ જ યમુનાજીનું શ્રી છે યમુનાજીની સંપત્તિ છે યમુનાજીનું સર્વસ્વ એમાં જ છે કે હું ઠાકોરજી જેવી છું જે ગુણધર્મ ઠાકોરજીના છે એ જ મારા પણ છે તો એ યમુનાજીનું શ્રી છે એમની સંપત્તિ છે આગળ ध्रुव और पराशर को सदा सब प्रकार को वांछित फलदान करने वाले दो हैं કે ધ્રુવ છે પરાશર વગેરે મતલબ અહીંયા સિમ્બોલિક છે કે જે ભક્તને જે જોઈએ પ્રભુ સંબંધી ભક્તની કોઈ પણ મનોકામના હોય તો ઠાકોરજી પણ એને પૂરી કરે છે યમુનાજી પણ એને પૂરી કરે છે તો એવા એ એની અંદર યમુનાજીનો અને ઠાકોરજીનો યશ છે એમની પોપ્યુલારિટી છે યમુનાજીનું ઉપયોગીતા છે યમુનાજીની જરૂરત છે કે ભાઈ ની કૃપા હશે તો આપણે પ્રભુના પ્રિય બનશું લાગવા કે કહેવાનું મતલબ કે યમુનાજી જો આપણા પર કૃપા કરશે તો ઠાકોરજી આપણા તરફ પણ જોશે બાકી આપણી તો એવી કોઈ લાયકાત જ નથી કે ઠાકોરજી આપણી તરફ નજર પણ કરે તો એ અર્થમાં યમુનાજીનો એ યશ છે કે એ ભક્તો જે છે એમની નીડ છે યમુનાજી એ અર્થમાં પછી આગળ છે અત્યંત શુદ્ધ શ્રી મથરાજી યમુનાજી કે તટ પે તો આ જ્ઞાન ગુણ છે જ્ઞાન નું મતલબ અહીંયા નોલેજ નહીં લેવું પણ એ સ્થાન કે જ્યાં પ્રભુ લીલા કરી છે ઠાકોરજીએ ક્રીડા કરી છે એ બધા સ્થાનો યમુનાજીના તટ ઉપર છે અને યમુનાજીનો એમની સાથે નિત્ય સંસર્ગ છે તો એ યમુનાજીનું જ્ઞાન ગુણધર્મ છે યમુનાજીનું મતલબ જ્ઞાનનો મતલબ અહીંયા એક્ઝેક્ટલી નોલેજ નહીં પણ યમુનાજીનો કોઈક એ જાતનું ગુણધર્મ કે જેના કારણે યમનાજી તરફનું કોઈ જાતનું એક અટ્રેક્શન હોવું તો એ કેના કારણે છે યમનાજી તરફનું અટ્રેક્શન દરેક ભક્તને કે પ્રભુ એમના કિનારે ક્રીડા કરી છે એમના કિનારા ઉપર ઠાકોરજી બિરાજ્યા છે ઠાકોરજીની બધી જ લીલાઓ વ્રજમાં થઈ છે ને એ વ્રજાદીપને આપણે સેવન કરીએ છીએ એમની સેવા કરીએ છીએ તો એ યમુનાજીનું જ્ઞાન ગુણધર્મ મતલબ કે યમનાજી તરફનું આપણું અટ્રાક્શન કે યમનાજીમાં કોઈ એ જાતની પોઝિટિવિટી કે જે આપણને અટ્રેક્ટ કરે છે ને પોઝિટિવિટી એ અર્થમાં કે ઠાકોરજી એમના તટ ઉપર ક્રીડા કરી તો એના કારણે આપણને એ સ્થાનનું અટ્રેક્શન છે અને યમુનાજીનું પણ છે અને છેલ્લું છે વૈરાગ્ય મતલબ અહીંયા વૈરાગ્ય જે રીતે ની અંદર પણ એનું નિરૂપણ આવે છે વૈરાગ્ય ગુણધર્મનું કે એ વૈરાગ્ય એટલે ને જેવું વૈરાગ્ય હોય કે આ દુનિયાભરમાં કઈ મને જોઈતું નથી અને કોઈ મારા કામના નથી હું એટલો સારો છું મારે તો ભગવાનમાં ધ્યાન કરવું છે એમ કરીને આખી દુનિયાદારીને છોડીને મો મમતાને છોડીને જતા રે એવું વૈરાગ્યના અર્થમાં અહીંયા વાત છે કે યમુનાજીને કેવલ પ્રભુ તરફ નું અટ્રેક્શન છે ને બીજા કોઈનું નહીં પ્રભુના ભક્તો તરફ એમનું અટ્રેક્શન છે પ્રભુના ભક્તોનું એ સંગ કરે છે ઠાકોરજીના ભક્તોથી એ વેંટળાયેલા રહે છે ઠાકોરજીના ભક્તો એમને જોઈએ છે ને ભક્તોને યમુનાજી જોઈએ છે અને યમુનાજીને ઠાકોરજીના ભક્તો જોઈએ છે એ જાતની પરસ્પર યમુનાજીની ઈચ્છા એવી છે કે મારાથી જે પણ હોય ઠાકોરજી સંબંધી હોય પ્રભુ ક્રીડા કરે ઠાકોરજીના ભક્તો મારા કિનારા ઉપર રે એ ભક્તોનો મને સંગ થાય મારા ભક્તોનો મારો સંગ થાય ઠાકોરજી ક્રીડા કરે ભક્તો ગોપ ગોપીજનો વગેરે યમુનાજીના જલમાં સ્નાન કરે યમુનાજીના જલનો ઉપયોગ કરે તો દાસાનો દાસતા કે ભાઈ પ્રભુના જે ભક્ત છે એમની પણ જે સેવા આપણાથી બની શકે આપણે કરવી તો આટલી દીનતાની ભાવના જે યમુનાજીની છે એમાં યમુનાજીનું વૈરાગ્ય છે કે એમને બીજું કંઈમાં ઇન્ટરેસ્ટ નથી ન બીજું કંઈ એમને જોઈએ છે પણ પ્રભુનો પ્રેમ પ્રભુની ભક્તિ પ્રભુની સેવા સંબંધી જે કંઈ પણ બની શકે એ યમુનાજી કરવા માંગે છે તો એ અર્થમાં અહીંયા ગોપ ગોપીજનોથી વેટળાયેલા છે મતલબ કે યમુનાજીને હંમેશા એવું છે કે પ્રભુની સેવામાં કોઈ હોય ઠાકોરજીને કોઈ કંઈક કરે પ્રભુથી પ્રેમ કરે ભક્તો ઠાકોરજી સુધી પહોંચે તો બીજા કોઈ કાર્યમાં કે બીજી કોઈ વસ્તુમાં જગતના બીજા ક્યાંયમાં યમુનાજીનું મન નથી જતું પણ કેવલ પ્રભુમાં પ્રભુના ભક્તોમાં અને પ્રભુની સેવામાં જાય છે તો આ યમુનાજીનો વૈરાગ્ય ગુણધર્મ છે અને એના પછી આવા શોભાયુક્ત શ્રી યમુનાજી કે જે ઠાકોરજીની કૃપાને ધારણ કરવા વાળા છે એ ધર્મી નું નિરૂપણ આ સાતમા નંબરમાં કર્યું છે કે શ્રી यमुना कृपा के समुद्र रूप से ठाकुर जी को आश्रय करके रहे हैं મતલબ ઠાકોરજીની જે કૃપા જે રીતે મેં પહેલા પણ કીધું કે ઠાકોરજીની જે કૃપા છે એને આપણે ધારણ નથી કરતા પણ યમુનાજી ઠાકોરજીની કૃપાને ધારણ કરવા વાળા છે તો એ ધર્મીનું નિરૂપણ ઠાકોરજી અને યમુનાજી એ બંને એક સ્વરૂપ છે ભલે યમુનાજી ઠાકોરજીના ભક્ત છે પણ આપણે એ ભાવના પ્રભુના ભક્ત તરીકે એવી છે કે જે રીતે દામોદર દાસ અરસાની માટે ગુસાઈજીને થતું કે ભાઈ તમે મારા ચરણ સ્પર્શ નહીં કરો તમારા હૃદયમાં તો સાક્ષાત ઠાકોરજી બિરાજે છે સોરી મહાપ્રભુજી બિરાજે છે તો જે દામોદર દાસની માટે ગુસાઈજીની એવી ભાવના હતી તો એમણે દામોદર દાસને ક્યારેય એક સામાન્ય વૈષ્ણવ તરીકે ટ્રીટ નથી કર્યા પણ પોતાના સિનિયર માન્યા છે કે ભાઈ એ તો મહાપ્રભુજીના સેવક છે અને મહાપ્રભુજીની આટલી બધી કૃપા દામોદર દાસ હરસાની ઉપર છે તો એવી ફિલિંગ આપણને યમુનાજી માટે છે કે યમુનાજી પ્રભુના એટલા બધા પ્રિય ભક્ત છે કે યમુનાજીના હૃદયમાં પ્રભુ નિત્ય નિવાસ કરે છે અને ઠાકોરજીની જે કૃપા છે એ નિત્ય યમુનાજી ધારણ કરવા વાળા હોવાથી એ ધર્મી તરીકે શ્રી યમુનાજીનું અહીંયા નિરૂપણ કર્યું છે તો આ જે ષટ ગુણધર્મ મતલબ ઐશ્વર્ય વીર યશસ્વી જ્ઞાન અને વૈરાગ્ય અને સાતમું જે છે એ ધર્મીનું નિરૂપણ જે આ ધર્મને ધારણ કરે છે એવા ધર્મી એનું નિરૂપણ અહીંયા શ્રી મહાપ્રભુજે કર્યું છે પૂછ્યું છે આમાં કોઈને કઈ હવે ન સમજાયું એવું કઈ હોય તો બોલો રાજા હા કોણ હા ભૂમિ બોલું છું હા ભૂમિબેન બોલ હા રાજા આપણે અહીંયા જે સમજાવ્યું ને એ ખ્યાલ નહીં આવ્યું કે જે ठाकुर जी असंख्य गुण करी के अलंकृत हैं और श्री यमुना जी राष्ट्रोत्सव आदि में अनंत रूप धरवे वाले भगवान के गुण કરી કે અલંકૃત हैं તો અત્યાર સુધી એટલે આપણે જે સમજાવ્યું ને કે ગોપીજનને એવો ભાવ હતો એટલે એમાં બીજી ગોપીમાં પણ એમને શ્રી કૃષ્ણ દેખાતા હતા પણ અત્યાર સુધી એટલે એવી સમજ હતી કે દ્વેદે ગોપી વિશ્વેશ માધવ તો ઠાકોરજી એટલા રૂપે પ્રગટ થયા હતા એ બંને લીલાનું નિરૂપણ આવે છે ભાગવતજીમાં મહાપ્રભુજીએ એ રીતે એને સમજાવ્યું છે એની જે ટિપ્પણી છે એની અંદર કે ભગવાનની અંદર એમની આસક્તિ મતલબ કે જેને આપણે કહીએ છીએ કે એ સર્વાત્મ ભાવ ગોપીજનોનું સિદ્ધ છે એના કારણે ગોપીજનોને દરેક સ્થાનો પર ઠાકોરજી દેખાય છે કે ત્યાં સુધી જે રીતે ગોપી ગીત વેણુગીત વગેરેના નિરૂપણમાં આવે છે કે ગોપીજનો પોતાને પણ ઠાકોરજી સમજવા લાગી જાય છે એના કારણે ગોપીજનોને એવી ફિલિંગ છે કે મારી બાજુમાં ઠાકોરજી છે આયા પણ ઠાકોરજી છે એકબીજામાં એમને ઠાકોરજી દેખાવા લાગ્યા એવું પણ નિરૂપણ મહાપ્રભુજી એનું કર્યું છે આ લીલાનું અને એવું પણ છે કે ઠાકોરજી પોતે પણ આટલા બધા આનંદ રૂપોને ધારણ કર્યા છે તે બંને જાતનું વર્ણન મળે છે વાઘવાજીને આપણે વનવાચાર્ય ટ્રસ્ટની છાપેલી જે વાઘવાજી છે ને એમાં ત્યારે શરદોત્સવનું નિરૂપણ છે ને એની ટીકામાં જોઈ લેજો જે સુબોધની ટિપ્પણી આપેલી છે ને એની અંદર વિશેષમાં તેમાં મહાપ્રભુજી આ વાતને બતાવી છે કે ત્યાં ઠાકોરજી આટલા બધા રૂપ ધારણ કર્યા એવું નહીં પણ ગોપીજનોને સર્વાત્મ ભાવની સિદ્ધિને કારણે એવી ફિલિંગ થઈ કે આ મારી બાજુમાં ઉભી ગોપીમાં એમને ઠાકોરજી દેખાય હા ભલે રાજા એ જોયું હા તો આવી વિવિધ લીલાઓ છે એટલે એક જ લીલા પ્રત્યે પણ અલગ અલગ જાતના ભાવોનું નિરૂપણ મળે છે તો મહાપ્રભુજી આ રીતે એને ડિસ્ક્રાઇબ કર્યું છે અને આનું જે મતલબ છે ને એ છે કે ગોપીજનોનું જે ભાવ છે એ પણ શ્રી યમુનાજીની કૃપાની દેન છે કે ગોપીજનો ઠાકોરજીને કેમ પ્રિય થયા તો એ યમુનાજીની કૃપાથી થયા છે એટલે એ ગોપીજનોનો ત્યાં જે પ્રભુ પ્રત્યેનો ભાવ છે પણ યમુનાજીની દેન હોવાથી એમાં શોભા ગોપીજનોની નથી એમાં શોભા યમુનાજીની છે એ અર્થમાં અહીંયા ઐશ્વર્ય છે યમુનાજીનું અચ્છા હમ આ યમુનાષ્ટક મતલબ એકવાર મને ઈચ્છા છે આ પૂરું થશે ત્યારે કરી લેશું પણ જે ગુજરાતી ટ્રાન્સલેશન છે ને આખું તો એની અંદર એ રીતે આવે છે કે એક્ઝેક્ટ લાઈન મને એકદમ ધ્યાન નથી હા ગોપીજનોને પ્રિય બન્યા એવી કૃપા અમારા ઉપર તમે કરજો એવી યમુનાજીને એમાં ગુજરાતી ટ્રાન્સલેશન છે આખું યમુનાષ્ટકનું એની અંદર એ વાત છે કે ભાઈ યમુનાજી ને એ એવી કૃપા કરી ગોપીજનો ઉપર કે ગોપીજનો ને આટલા બધા પ્રિય બન્યા તો એવી કૃપા અમારા ઉપર પણ કરજો તો આ યમુનાજીનો ઐશ્વર્ય છે બીજું કઈ પૂછવું છે ને રાજા દંડે પ્રણામ બોલો પ્રીતિબેન આ ટીકાની જે બીજી લીટી છે ને એમાં એવું કહ્યું છે એમાં એવું કરે લખેલું છે કે તામે ભગવાન ને વિશેષણ लगावे तब सप्तमी विभक्ति को अर्थ करनो और श्री यमुना जी में लगावे तब सब विशेषण में संबोधन को अर्थ करनो આના એટલે કે જે પણ ગુણધર્મ ઐશ્વર્ય વીર યશ્રી જ્ઞાન વૈરાગ્ય આ જે ષટ ગુણધર્મ છે આપણે એમ કહીએ છીએ કે અનંત રૂપમાં તો બ્રહ્મમાં જ એ ગુણધર્મ હોઈ શકે બીજા કોઈમાં હોય નહીં અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સપ્તમી વિભક્તિ મતલબ કે આ ગુણધર્મો કેમાં તો ઠાકોરજીમાં અને હવે સંબોધિત કોને અહીંયા એ ઠાકોરજીના ગુણો દ્વારા સંબોધન શ્રી યમુનાજીનું છે કે ભાઈ યમુનાજી તમે આ ઐશ્વર્ય ગુણધર્મ વાળા તો ઐશ્વર્ય ગુણધર્મ ઠાકોરજીનું કે જેના આધાર શ્રી યમુનાજી છે એમ એટલે કે જેમ પાછળ આવ્યું ને કે કૃપા જે ઠાકોરજીની છે એને ધારણ કરવા વાળા શ્રી યમુનાજી છે તો એ અર્થમાં કૃપા તો યમુનાજીની નથી એ તો ઠાકોરજીની છે પણ એને ધારણ યમુનાજી કરી રહ્યા છે એવી રીતે બધા જ ગુણધર્મો તો ગુણધર્મ સપ્તમી વિભક્તિના અર્થમાં આધાર તરીકે ધર્મી તરીકે તો ઠાકોરજીમાં છે પણ એ ધર્મી શેમાં બિરાજે છે તો એનું આધાર યમુનાજી બને છે એટલે રાજા આપણે આજે શ્લોકાર્થ કરીએ તો અનંત ગુણ ભૂષિતે તો ભૂષિતે એ સપ્તમી છે હા પછી દેવસ્તુતે હા બધી સપ્તમી ભક્તિ ના હા પછી ઘના ઘન લીધે સદા પછી ધ્રુવ પરાસરા અભિષ્ટ દે આ બધી અને વિશુદ્ધ મથુરા સાથે સકલ ગોપ ગોપી વૃતે આ છ છ જે યમનજીના ગુણ છે એ ઠાકોરજી ના ગુણ યમુનાજીમાં છે એટલે ભગવાનના ગુણ છે એમ કરીને એ સપ્તમી વિભક્તિમાં છે અને યમુનાજી માટે જ્યારે એને વાપરવાના ત્યારે હે શ્રી યમુનાજી આપ આવા ગુણથી શોભી રહ્યા છો એમ કરીને યમુનાજી માટે સંબોધન એમ સમજવાનું છે રાજા એવું હા બરાબર હવે પ્રભુ સિવાય બીજા કોઈ માં હોય ન શકે પણ ઠાકોરજી જયારે આપણી વાત આવે તો કેમ કે વચેટિયા તરીકે કે મીડિયેટર તરીકે જયારે યમુનાજી છે તો ઠાકોરજીના બધા જ ગુણો નો આધાર યમુનાજી બની રહ્યા છે બરાબર જે મેં કૃપા માટે એને એક્ઝામ્પલ છે સમજી લો તો ક્લિયર થઈ જાય કે કૃપા તો ઠાકોરજીની છે બીજા હોઈ ના શકે પણ એનો આધાર જ્યારે આપણા માટે વાત આવે તો ઠાકોરજી યમુનાજી થ્રુ એ બધું પહોંચાડી રહ્યા છે એમ હા બરાબર આ ષટ ગુણધર્મ વિષયમાં પણ સમજવું બીજું કઈ પૂછવું છે આમાં ના બસ રાજા અમારું અમારે આટલું હમ राजा અહીંયા જે पहली लाइन આવી कि श्री यमुना जी में भगवान के समान धर्म है ऐसे जतावे के लिए दो को ધર્મ પરનો નિરૂપણ કરે છે તો આપે જે કીધું આધારરૂપ છે પણ અહીંયા અ, એવું નિરૂપણ આવ્યું ને કે સમ- અ, શ્રી યમુનાજી પણ ભગવાન જેવા જ ધર્મ છે એ જેવા જ નો અર્થ શું સ્વતંત્ર રૂપમાં નહીં પણ ઠાકોરજીની દેનના રૂપમાં મારામાં એ ગુણધર્મ નથી પણ ઠાકોરજી મને આપે તો તો હોઈ શકે ને મારી અંદર એ અર્થમાં યમુનાજીમાં પણ જયારે મેં હમણાં પ્રીતિબેનને પણ એ વાત કીધી ને કે એ ઐશ્વર્ય વીર યશસ્વી જ્ઞાન વૈરાગ્ય આપણામાં કેવી રીતે કે યમુનાજીમાં પણ કેવી રીતે હોઈ શકે એ તો ભગવાન સિવાય કોઈમાં ન હોય પણ પ્રભુ જયારે મને નિમિત્ત બનાવવા માંગતા હોય કે યમુનાજીને નિમિત્ત બનાવે તો એ બધા ગુણધર્મોને જો યમુનાજીમાં ટ્રાન્સફર કરે તો તો હોઈ શકે કે ન હોઈ શકે એમ એને મતલબ આપણે સારસ્થી મુક્તિના એક્ઝામ્પલમાં એ વાત આવે છે ને કે સારસ્થી મુક્તિ શું કે ઠાકોરજી પોતાના જેવું રૂપ અને પોતાના જેવી શક્તિ એ ભક્તમાં આપે પણ એ ભક્તમાં સ્વતંત્ર રૂપ એમાં કઈ નથી ન એનું પોતાનું પણ કોઈ યશ નથી એમાં પણ ઠાકોરજીની દેન હોય તો તો એના એ ફોર્મમાં આપણે એને એક્સેપ્ટ કરીએ ને એવો કે યમુનાજી માટે પ્રભુની જેવી ઈચ્છા છે કે આમના થ્રુ બધા મારા સુધી આવે ડાયરેક્ટલી ન આવી જાય હમણાં આગળની વાર્તાજીમાં પણ કાકા એ વાત કીધી કે દામોદર દાસ અરસાની ઠાકોરજીની વાત કેમ ન સમજાય આટલું સિમ્પલ હતું પણ આપણને બધું સમજાવવા લાગી જાય તો યમુના મહાપ્રભુજીની જરૂરત શું છે તો ઠાકોરજી એવી ઈચ્છા કરે છે કે હું કહું તો પણ મહાપ્રભુજી થ્રુ તમે આ બધી વાતોને સમજો નહીં તો તો ગીતાજી છે બધી સ્થાનો શાસ્ત્રોમાં ઠાકોરજી બધી વાત ક્લિયર કરી છે તો પણ કેમ ના સમજાય મહાપ્રભુજી આપણને કે ત્યારે સમજાય એવી રીતે કૃપા તો ઠાકોરજી કરી જ રહ્યા છે ભક્તો ઉપર પણ ઠાકોરજીની એવી ઈચ્છા છે કે યમુનાજી એઝ અ મીડિયેટર કામ આપે અને યમુનાજી થ્રુ એ બધો ફિલ્ટર થઈને મારા સુધી પહોંચે તો એ બધા ગુણધર્મોને ઠાકોરજી યમુનાજીની અંદર સ્થાપી રહ્યા છે અને યમુનાજી ગુણધર્મોનો આધાર બને છે પણ કહેવાનો મતલબ કે ત્યારે આપણે યમુનાજીને તો ઠાકોરજી સાથે કમ્પેર ન કરીએ ને કે યમુનાજી મહાપ્રભુ ઠાકોરજી જેવા તો છે પછી ઠાકોરજીની જરૂર શું છે અમારે તો યમુનાજીથી થઈ જાય પણ એ જેવા છે શું કામ છે કેમ કે ઠાકોરજીએ યમુનાજીને એ બધું આપ્યું છે એટલે છે સ્વતંત્ર રીતે નથી એ અર્થમાં સમજવાનું અહીંયા રાજા જેવી રીતે યમુનાજી નો એક્ઝામ્પલ છે રીતે મહાપ્રભુજી માટે પણ એવું જ વિચારવાનું ને હા એ જ વાત છે એટલે એમાં બીજી જેમ પ્રોબ્લેમ થાય છે ને એમાં બધી જ છે કે ને છોડીને ની સેવા ચાલુ થઈ જાય છોડીને ની સેવા ચાલુ થઈ જાય તો એ લોકોની ફિલિંગ શું આવી જાય કે મહાપ્રભુજી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ છે કે ઠાકોરજીનું જે સ્વરૂપ છે તો ઠાકોરજીની જરૂર નથી એમને તો મહાપ્રભુજીની જરૂર છે પણ એ જે કઈ પણ ગુણધર્મો એની અંદર છે એ તો પ્રભુની ઈચ્છાથી એમાં આવે છે સ્વતંત્ર રૂપમાં તો કોઈમાં ન હોઈ શકે ને એટલે ઠાકોરજી તો એમના સ્થાન ઉપર છે જ પણ પ્રભુની કૃપાથી ઠાકોરજીની ઈચ્છાથી એ કોઈને નિમિત્ત બનાવે છે તો એ તો નિમિત્ત તરીકે જ હોઈ શકે એ મુખ્ય ધર્મીનું તો સ્થાન ન લઈ શકે ને એવું યમુનાજી માટે પણ કે ઠાકોરજીની એવી ઈચ્છા હોય કે યમુનાજી થ્રુ બધા ભક્તો મારા સુધી પહોંચે તો યમુનાજીમાં પણ ઠાકોરજી એ બધી શક્તિ કે ઐશ્વર્ય વીર યશસ્વી જ્ઞાન વૈરાગ્ય બધે ગુણધર્મોને સ્થાપિત કરે પણ એ યમુનાજી તો નિમિત્ત છે ધર્મીનું સ્થાન ના લઈ શકે એ સમજવું જોઈએ સમાનતા પ્રભુની દેન ના અર્થમાં છે ઠાકોરજી આપેલું છે એટલે છે નહીં તો નથી એમ હા હા એક પ્રશ્ન એવો જયારે સમજો આપણે યમુનાષ્ટકમ નો પાઠ કરતા હોઈએ ત્યારે ભાવ આપણે શું રાખવાનો કે ઠાકોરજી સમક્ષ કે અમને યમુનાજી જેવી કૃપા તમારા ઉપર થાય એવું કે પછી યમુનાજી અને યમુનાજીને આપણે પોતાના આઈડિયલ ભક્ત તરીકે કે ભાઈ નો જેવું ભાવ હતો એવું ભાવ મારું હોવું જોઈએ એટલે યમુનાજીને કરવાની કે યમુનાજી તમે એમને ઠાકોરજી સમા ઠાકોરજી સુધી પહોંચાડવા માટે સપોર્ટ કરો ઠાકોરજી આગળ એવો ભાવ હોવો જોઈએ કે અમને યમુનાજી જેવી યમુનાજી જેવો ભક્તિ આપો બંને વાત છે આની અંદર કે સામે જો એક એક્ઝામ્પલ આપું કે જેવી રીતે કોઈ સામે વાળા મતલબ જેમ કે એક આપણે જયારે કોઈ પણ કામ કઢાવવું હોય તો આપણે લાગવગ લગાડીએ આપણે સૌથી પહેલા તો પોતે ટ્રાય કરીએ આપણને એમ લાગે કે ભાઈ આપણા ગજાની આ વાત નથી ખબર નહીં ત્યાંથી બંધ થયો કે અહીંયાથી થયો ના ત્યાં ચાલુ છે બધાનું આપણને બીક લાગે કે ના પાડી દેશે ને આપણી હિંમત ના થાય પણ આપણે મમ્મીને કહીએ તું કે ને પપ્પાને મમ્મી સમજે મમ્મીને આપણે થોડું મસ્કા લગાડીએ કે ભાઈ મને આ જોઈએ છે પ્લીઝ જરૂર છે પપ્પાને કે ને જો મમ્મી જઈને પપ્પાને કહી દે તો માની જાય આપણને બહુ આપણી હિંમત ના થતી હોય તો એવું કરીએ તો નું કાર્ય એ જ આપનું છે આમાં આપણે યમુનાજીને આઈડિયલ પણ માનીએ છીએ કે જો ઠાકોરજી યમુનાજીનું કેટલું રાખે છે યમુનાજીના તટ ઉપર બિરાજીને ઠાકોરજી આટલી બધી લીલાઓ કરી યમુનાજીને બધું જ સુખ આપ્યું કે યમુનાજીનો સંગ ઠાકોરજીનો સંગ યમુનાજીને હંમેશા મળ્યો આપણને પણ ક્યારે મળે એ જાતની ફિલિંગ આપણને થાય એક આઈડિયલ તરીકે ને જોઈએ તો એમ થાય કે અરે આવા આપણે કેમ નથી એક એ વાત છે ઠાકોરજી ને આઈડિયલ માનવાની ને બીજી વાત એ કે સીધું ઠાકોરજી સુધી અપ્રોચ કરવા જેવી આપણી તો તાકાત નથી તો આપણે યમુનાજીની લાગવગ લગાડીએ કે યમુનાજી તો ઠાકોરજીને અત્યંત પ્રિય છે ને યમુનાજી જો ઠાકોરજીને વિનંતી કરે કે યમુનાજીની જો આપણા ઉપર કૃપા થઈ જાય કે જે મમ્મીની કૃપા થઈ જાય નીકળી જાય મમ્મી આ પાડી દે તો શું સમજે કે ચલો પપ્પા પણ માની જશે કે હવે ના નહીં પાડે મમ્મી કહેશે તો થઈ જશે એ એટલી શાંતિ આપણને થઈ જાય તો એવું યમુનાજી માટે છે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે યમુનાજીની જો આપણા ઉપર કૃપા થઈ જાય તો ઠાકોરજી પણ કૃપા કરશે કેમ કે યમુનાજી ઠાકોર એને અત્યંત પ્રિય છે તો યમુનાજીની જો આપણા ઉપર કૃપા હોય તો ઠાકોરજીની પણ થઈ જશે યમુનાજી આજ્ઞા કરશે યમુનાજી વિનંતી કરશે ઠાકોરજીને કે યમુનાજી આપણી લાગવગ લગાડે તો ઠાકોરજીની પણ આપણા ઉપર એવી કૃપા થઈ જશે તો આ બંને ભાવ યમુનાજી પ્રત્યે આપણા છે એક તો યમુનાજી થ્રુ ઠાકોરજી સુધી આપણે પહોંચશો અને યમુનાજી આપણી ઉપર કૃપા કરે તો ઠાકોરજી આપણને મળે અને બીજું એ કે આપણને એવી ફિલિંગ હંમેશા રહે જ યમુનાજીને જોઈને કે ભાઈ યમુનાજીને આટલું બધું સુખ આપ્યું ઠાકોરજીએ તો એવું આપણને ક્યારે મળે આ બંને જાતની ફિલિંગ છે સમજાયું બ્રજેશભાઈ હેલો સમજાયું બ્રિજેશભાઈ હા સમજાયું ખ્યાલ એટલામાં બંને ભાવ છે એક તો કે યમુનાજીની નિર્ગુણ નિર્ગુણ ભક્તિ આપણા માટે એડમાયરેબલ છે કે ભાઈ યમુનાજીની આવી ભક્તિ હતી આપણી પણ ક્યારે બને આપણો પણ ભાવ આટલો સારો ક્યારે થાય પણ એ થશે કેમ પોતાની તાકાતથી નહીં થાય એ પણ યમુનાજી કૃપા કરે ત્યારે થાય એમ ઠીક છે હા બરોબર ઠીક છે સમજી તો સારું ચલો તો આજે અહીંયા રાખીએ પાંચમો શ્લોક કાલે કરશું ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ